મારું પૂરું કોણ મારું પૂરું મોટું પાસે તે હારા થતો હોય ગયા ભગવાન નો ભોગા આપું વાપરું કાલમાં અરે છત્રીની કાળમાં મહુવા અંગારોનો રસ્તો બસતો હતો કોન્ટ્રાક્ટ આપેલો નાનજી છત્રીસ એને પચાસ મહુવા અંગારોનો કોન્ટ્રાક્ટ ઉભો ખૂબ બધા પાર ગૌરિયા બધા ભોગા બસ થોડું થોડું બહુ બહુ બહુ બહુ બસો ભાગ બાર ભાગ બસો બરાબર ખાતો બરાબર બહુ બહુ ખોટું કરવાનું બહુ ભગવાન ભગવાન ભગવાન આ વાતો બધું બધા શું કરતા એવું આપણું ગણ છે આ વાત ના મોટી ભાઈઓએ જ્ઞાન લીધું છે પણ ત્યાં પછી દાદાના સંપર્કમાં એટલા બધા આવા નથી તો એ ભાઈઓ શું આપણે ધ્યાન રાખવું જોઈએ એ જરા કહો દાદા થોડી ઊભું કરવું હા કોપી ભાવ આપણે કોઈ ભાવ પારણ તમારો પારણ ભૂલ કરો આપણે જ્ઞાન તો એનું નામ કહેવાય જ્ઞાન એનું નામ પોતાના દોસ્તો સાથે છે તમે છે ઘણો બધો ઘણા દેખાય એનું જ્ઞાન આ પાકિસ્તાન શું પરમાત્મા થાય શું થાય જ્ઞાની તો થતું હોય જ્ઞાની બેઠું કરવાનું પણ જ્ઞાન ભોજન ના હોય તો બોલવાની એટલી ગ્રેવી બધી માથે ભેજ એટલે કાંક જ્ઞાન છે સારું પ્રવેશ પ્રવેશ ગાડી પ્રવેશ ભાઈ માતા ગોવર્ધન ભાઈ માતા ગોવર્ધન ગોવર્ધન ગોવર્ધન માણસો બહાર બેસીને પીડા પાડી હું સુરત ભૂતેલું જ્ઞાન આખી બીજી માટે હું અજ્ઞાન હાથમાં મારી આજ્ઞા બહુ જોઈએ પોતાના ઘરે ના આપે પોતાનું ઘર આપી દેવાનું હટાઈ ના આપે આગળ પાસે મતભેદ થતા એનો નુકસાન થોડી થતો મજબૂત ના થાય એના માટે શું કરવું મતભેદ ના હોય તો જ્ઞાન ના થાય મતભેદ નહીં હોય તો જ્ઞાન નહીં થાય શું જ્ઞાન થવાનું જ્ઞાન થવાનું સાચી વસ્તુ સાચી વસ્તુ નું જ્ઞાન કવરું હોય ના કોઈ વાતો બધા અંતરા બધા લાલા પડી જાય શું પાર પાડી નાખો કોણ ભાગી નાખું પાડો નોકર પાડી નાખો નોકર પાડે આ પાડવા કોણ પાડવું ભાગવું પોતે નોકર બનો હોય ભગવત કેવું હરતું હોય પાછું જીવન પાડતા માણસનું જીવન જોવું સારું જીવું છું છોકરાને સારું સારા જોવું તો છોકરાને ક્યાં કરે આ પાડું બાપ બધા છોકરા મા બાળક મા બાપ નહીં આ કરવું સારું કરવું આ મફતનું આ ગાડામાં શું સારું કરવું બોલવું ગાડામાં શું કરવું માર તો કે જો કહીએ નહીં તો પાછી બીજે દાડે એવી ને એવી ખારી મૂકે માણસો તમારા આના પ્રારંભમાં કોઈ પર પણ થવું શું કહું સારી પડે જ નહીં કોઈ ચીજ સારી પડે તમે સારી છોડાય તમને શું કહું તમારા પ્રારંભમાં કોઈ પાસે સારી થાય તો તમારે સમજી બોલાવું કે સારી તમારે ખરાબ ના આધારે સારું છે સારું ના બનવું તમારો ગુસ્સારો આવે પેલા કરું કરું કરું ના કહે એ પોતે કહું ગાયું તમે કહું ગાયું તારું બોલાવ્યું એટલે તારા ત્યાં બહુ જાય નહીં તો મનમાં એમ પાસે હોય પાછા આ તો નવો પડે મારે મારે બધી શું કરવાનું દાદા એ પણ નાના છોકરાને આવડે છોકરાને કહું કે જા આપણે મારા દૂધ છે મારા બાળને કહે તો ખબર પડે નાના છોકરા કોઈ પણ જાતનું કશું ખોઈ જાય છે બોલાવવું વખતે બોલાવવું જે બને તે કરેક્ટ છે માનજો દુનિયામાં જે બની ગયું જે થઈ ગયું એ કરેક્ટ માણસો તો બાકી દુનિયા આવશે શું માણસો તો ભલે તો ભેગે બની જાય છે મકાન બહુમાં આપણે હજુ બહુવાનો કરેક્ટ કરેક્ટનેસ આપણે શું કરવું ત્યારે એમ અત્યારે આ મકાન સર્જી જાય તો આપણે શું કરવું બહુમાં થાય તો બહુમાં બહાર કરીએ બહુ શું છે આગો બરાબર શું કરવું તો શું એનું કામ છે કુદરતનું કામ છે અને પ્રયત્ન કરો પોતા જ કરો પણ આવું બધું શું કરવું જેટલો બાંધે બાણું છે એનું કાળા પેટી કે ન્યા આ ભૂ બીજું લઈ જાય બારીઓ તો કશું ખોટા છે જ નહીં આજની બહાર નવું બારવા શું વાત પાંચ હજાર ડોલર ની ચાલુ કરશું તો ડોલર લઈ ગયો ના ગયો બરાબર ઘરમાં કોણ વાળું કીધું મેં કોનું વાળું કીધું બધા જેના સંસ્કાર આખા વર્ગમાં ફેલાય છે તે સંસ્કાર અને અરમારી પણ વાળી શું થયું જે આવ્યો હતા અને આ અનાજ હતા કે ના રહ્યા અનાજ ના રહ્યા અન્નાજ ગયા ઘરના માણસો ને શાંતિ ના આપી વાપરવાનો સંતોષ અને ના આપી તો બહુ બળો રસ્તા નથી તારા બની ઉભા રસ્તો નથી કરી તારા પોતા રસ્તો છે હું વસ્તુ નો ખોટલો ચાર વેચવાનો બધા શું કહું બધા કચરા એનું અક્કલ કહેવાય હું આ તું નથી તો એનું અક્કલ કહેવાય ઝડપથી રીતે ચાલી રહી છે ચાર પાંચ લાખ વાંચવા અને લોકો જેવા એકવારા ફરી નાખ્યા મળી પણ નફો કહેવાય તો શોધમાં અને તો વિચાર તો બધો આપણે જગત બધું બહુ મારા છો એ ભોગી રહ્યા પોતાનું અને આગળ પોતા ખાવા બળો લેવા તો આ તો ચાર તમને પૂછવાનો પુસ્તક તો રહ્યો છે ચાર પડી નાખો બે પક્ષી પડી જશે કૃપા વગર ભૂમિ નથી ફરી કેમ ખાવું કોઈ નથી નથી જે બની ગયું જે પરત માણસો ઉપર સુધી લખી લો જે બની ગયું એ પરત ભૂલ કરી તમારા જતા થાય અને કોઈ મોટો પગ ભરાવી પગ ભાગી હોય છોકરો તો પગ ભાગી હોય તો એની ભૂલ કોરોની ભૂલ આમ બધા સમજતો તારા સંસ્થાનો સંભળ આ તમારું ઉપર પકડો તો બોલું પેલો વાત સમજો રાખે કૃષ્ણ ભગવાન સાહિત્ય ભગવાન પાસે ઉપજ બાટલી ઉપર બરાબર લખી રહી હોય કે ચોપડવાની છે વાતો બધું આપો પરંતુ આપો ઘણી છે સ્વાથી ગયો કારણ કે નામ બસી ગયો એમ ગયું એની બસી પર ઘણી થઈ ગયું અને પછી દાખલ બોલતા હશે બસો બોલતા હશે એક માણસો હા બાકી તો બહાર આવ્યો હું તો લખેલું છું પાણી ખબર આવું છું આ દવા પાણી ખબર લાવું છું આ દવા પાણી ખબર લાવું છું ચાર વસ્તુ બોલું છું તમને બાપા થવાનું તો દારૂ વગર નહીં મારું પુસ્તકમાં લખવું પડ્યું ભાઈ આમ સોરી આઈ ફાધર આમ sorry I mother You can see people say, હું વાતો પૂછો કોઈ વિકાસ પરિબળ આપણા આજે દેશના ઘણા પુત્રો છો નીતિના પુત્રો છો તમે સેટ કરો ના હોય તો આપણે કોણ છીએ બાકી ભંગળ ના હોય તમે તો સાથે હવજે ના ભોગો અને ભોગ જ્યાં તમારા હાથ લાગ્યો ને એ તમારી ભોગ તમે સ્વીકાર કરી લીધો તેની હાથે તમારો વિચાર પૂછે છે જેમ કે ભોગો છે પકડાશે નહીં પકડાય તમારો પગ ભગવાન એમ જે બને છે તરફ છે એવા બધા શબ્દો લખી દો તો શબ્દો વાપરો તો બહુ એક બેન પાસેથી પૂછે છે કે ઘણું સારો હતો બૈરી એવી હોય તો શું કરવું સ્ત્રીઓ વધારે સ્ત્રીઓના કોઈ સ્ત્રીઓને હેરાન કરતો નહીં સ્ત્રી પુરુષને હેરાન કરી જાય નભાઈ લે તો મોટા મના થોડો હવે સિંહનું મન છે સંકોચિત મન છે એને હેરાન નહીં કરી દે હવે હેરાન કરતો તો મનમાં મહત્વ પણ તમે મહત્વ રાખો નહીં તમે બોલાવી નાખો લાગે છે મન ના હોય એ એટલે સંકુચિત મન હોય કે મહત્વ રાખે કે આજે મજબૂત છે ને એટલે બાપ મારા પણ ઘરે ઘંટડા છે કામ અને તમે અમને લાભ ના આવ્યો અને એમ કે નાગણ ની ટાઈપ નું સ્ત્રીઓ નું વર્તન એવું ખરું નાગણ જેવું વર્તન હોય સ્ત્રીઓ નું ખરું સારી હોય તમે જો સુધારતા આવે તમે આગળ બનાવે પછી તમે એમ નાગણ કરો તમારું શું થયું તેને સુધારો તો કેવી થાય સંસાર થી સુભાગ બહુ થાય પ્રિય એવું નથી આપણને સુભાગ ના આવડે વાત ગમે છે બાબા બસ બહુ રસોઈ બેવડી કેવી રીતે બનાવવી આપણા દુઃખ નો અનુભવ કરવા જે ફેલાવી તે વકીલ ગોળા છે કે રમા રમાવી કેમ છે મહા મુશ્કેલી છે શું કહ્યું મિત્રો ત્યાં સુધી આપણે ન જવું જોઈએ શું કહ્યું હું મારા ઉભો રાખે જાય કાપણ અહંકાર નડે ને મનાવા જાતો ને અહંકાર નડે ને અહંકાર તો હું પુરુષ ધણી હું ધણી એના કરતા હું ધણી કેવો એનો હું શું કરે નમતું આપું પોલીસ વાળાની સત્તા છે એટલે પોલીસ વાળાની સત્તા છે એટલે એનો તરત લાગે આપડે સ્ત્રીમાં આપડે અડધામ નાખે અડધી ભાગીદાર છે બિસ્કુટમાં ભાગીદાર એવું કેમ આવું કરે મુસલમાન કહું મુસલમાન કહો તમારે તો કરિયા કામ કરશો પરિવાર આગળ હતો મારે પણ છે બિચારો પગલા પાડો મારે તો પગલા પાડો આવી જ બીજી બાજુ વાત બહાર લડી ના કોઈ મારી ના મારી ગયા બીજી સારું સારું ગમાડે મારું મુસલમાન કોને જીતવા આવ્યું ભૂગોળ તારે તારે જીવન ક્લેશમાં જીવન તો ક્લેશમાં ભૂગોળ જીવન આવ્યો બધો ઘણી સમાજ ને ખુબ મંજૂરી છે આમ તો ના છે બાંધેલું છે સમાજ ને ખુબ શું બાદ જાય હવે સુધી એમ ના જોઈએ ખુબ મંજૂરી ના સમાજ મારી જોઈએ બંદૂક મારી જશે આપ જતું ને અંધેરી જિંદગી પણ આપણા મનમાં થાય કે સમાજ શું છે મારા બાબા શું છે આપણે બધા સમાજ લઈએ સમાજ નું સુધા બધું બંધેલું છે અને હું જોઈ તો હેપી રમ્યો હતો મારી વાત કાકા બસો ભાવ પડી ગયો હતો હું પગાર પછી શું કાકાની પાસે હું વિચાર ના કરે તો હવે આવો નહીં મળે શું કે છે હવે આવો ઘણી નહીં એની ઈચ્છા તો હોય ને એના કરી નાખી દીધું તમારે હું પોતા મારી કેવો આપે ખરાબ આપે કેવું બીજા કોઈ માસ છે બધા ખાવા માટે ધોરા પર હોય તો ના લક્ષણ ગોઠણ નીકળે નથી ધોવા કેટલા એવો ટાઈમ જ આવે નથી આવે ત્યારે મારા કહેવું આપજો મારા સ્વાદ મારા આપું આપજો અત્યારે આપું આઠે આઠે તો આઠે પટેલી કરવાની બધી બધો ભણતી દુકાન બધો સાધુ નાખી ને તો આકડો હતો માગો આપવા તો તમે જે માગો જે માગો છો આપવા તો હું તો નિમિત્ત બહુ છે શું છે બરાબર ઉભો ઉભો ઉભો ઉભો ઉભો ભગવાન તારે જોવાનું જોઈએ વહુ ચડી રહેશે એટલે જરા કંટ્રોલમાં રાખવા જાય તમે વિનિમય આપશો ને તો તમારું અને તો વાપર સુધી કરતા વાપર પાછળ ખરીદી કરતા પાછળ થોડું ગયો પાછળ થોડું ગયો એ પાછળ ગયો પછી આપણે ઉભા ભરી નહીં ના કચ્છ કરવાનું હોય તો કચ્છ <laughs> કરો બીજું કઈ કચ્છ કરવાનું કરો હા એમ કે છે ભાઈ એમ કે છે કે અક્કલ વગરનો ધણી હોય ધાડા જેવો હોય તો કે એને ક્યારે સુધી સુધારો એના કરતા બીજો ધણી કરો શું ખોટો બીજો ધણી કરો શું ખોટો ધાડા ને સુધારો ક્યાં સુધી દાદા એમ કે છે કે દાણા જોડે જીવન શું કયા કાઢવું લખ્યો ક્યાં છે દાણા જોડે જિંદગી કાઢ્યો પડે તો બીજો ધણી મળે તારો કરવાનો હા બીજો સારો ડાળો મળે મળે તો દાણા તો દિવસ થઈ ગયો પછી ચાર બીજા પણ ના આપી અમારી ગાંધાની અમે રહી ને જાણવો પડે સત્તો જાણવું પડી ગયો ના કરવું હતું બાબા તમે કરવું પડે ઉપર તો મારો બાપ જેવા અક્કલો નમસ્કાર કરજો વાળો એના કોણ બોલો આપણો છોકરો મોટો આપણો વાળો બોલો નમસ્કાર કોણ કરી હું જાણતો નથી ભણે નથી નમસ્કાર પોતામાં આપી કરવાનું હોતું નથી શું નથી શંકર પાંચ આજ્ઞા સમજાવો પાંચ આજ્ઞાઓ સમજાવો તમારે ચાલુ વધારે પોતાની ચાલુ તો પેલા દુનિયાનો કોઈ મદદ નહીં જવાબ જવાબદારી બે લાખ નો દાવો મળ્યો મહાત્મા તો ખરા વિચાર ના આવે છે બહુ ભ્રમ આવે તો ખરાબ ભ્રમ હતા બહુ ભ્રમ આવે તો બહુ માટે ખરાબ મારે પછી વિચારો કોઈને માટે આવે દુશ્મનો માટે છોડ મારે ઉત્પન્ન વિચાર જ ના બધાનું સારું કામ થયું એવું ધરતી કબૂલ રાખી આખી દ્રષ્ટિ કબૂલ شکربی شنکر بھائی اپنے مندر جی پانچ سو مائل دور آپ چار راست کمرے سے શંકરભાઈ પૂછે છે કે આપણા ભારતના લોકો માંસાહાર બહુ નથી કરતા અને આપણે અહીંના અમેરિકન તો બધા જ માંસાહાર કરતા હોય છતાં આ લોકો કેમ સુખી છે માંસાહાર કરે તો બધું ખાવું નથી આખો બધો પ્રકાર દહીં જોડે છોકરા જોડે માતા જોડે બધા ભણ્યા જોડે મકાન માલિક જોડે ભાવ જોડે બધું ન જોડે બહુ ભરવા દો તમે ધનથી બહુ ભરવા દો અને ભગવાન એ કે બાર લાખ તમારો હું તમારે ખોટી કહું ભગવાન ભાઈ છે ભગવાન કોઈ હાલત બનાવે શું કરે ભગો કરી ગયો મારો ભગવાન ભગો અને મરી ગયો તો ભગવાન મારે એવું કે કેમ મારે આ દુષ્કાળ મારે પડેલા આ સંસ્કાર હા ઇન્દ્રિય સુધરવા મસ્ત બિચારા બીજા બધું જ્ઞાન આવે બધું વાંચે તો ના પગાર આપતા આ તો સારા કયા અમેરિકન કે ઇન્ડિયન આ બે માં સારા કયા અમેરિકન કે ઇન્ડિયન રિલેટિવ પણ અમેરિકન સારા રિયલની પણ ઇન્ડિયન સારા રિયલની પણ ઇન્ડિયન સારા કારણ ઇન્ડિયન ભક્તોનો અને આ કપેલું આ કપેલું છે સમજ્યા સમજ્યા આ લોકો વરસ સંસાર નહીં સંસારનો નહીં એવા દુઃખો શું અને આ તો બિચારા એટલે તો એરપોર્ટ બધો બેગ બને આઠ ચાર જણ કરવા હું આ શાસ્ત્ર <laughs> આપડા ઇન્ડિયનો કરતા વધારે પ્રેમ છે પ્રેમ કરે મસ્ત ગ્રહણ કોનું નામ કહેવાય ગ્રહણ ગ્રહણ તો પેલા ગ્રહણ ઘટા નહીં તારું બધું નામ કહેવાય તો હતો નથી હોતો ગ્રહણ નથી હોતો ગ્રહણ તો બધા જોવામાં આવેલો અનુભવ કરવાનો હોય ગ્રહણ અનુભવ કરવાનો હોય દેખાય નહીં પ્લાન ના થાય એમના પ્રેમ પ્રેમ અમારી પાસે નાની પુરુષ પાસે કે જે દેશના માલિક ના હોય ત્યાં તમને બારો બોલો તો અને પ્રેમ ઉડા ચલાવ પ્રેમ જે ઘટોગની ઘટોગની એનો જ્ઞાન કહેવાય અને તે જ્ઞાન એ જ પરમાત્મા છે આ તો આ જ છે તમને દાદા કોઈ દાડો ઈરાદા કરે મતભેદ નક્કર ફરજ કરી છે